ગુનો કોણ ચડે ખરું ચાંદલો ખરો ઊંધો કરતા જાય There is about five of you to go to the દાદા તમે અમારી નજીક ન ને ઈચ્છા થાય કે દાદાની આમ આજ્ઞા લેવી છે નિયમ લેવો છે તો કઈ રીતે લેવું દાદા તમે ન હો ત્યારે અમારી નજીક કાગળ કરતો એટલે કે આપી દઈએ દેશમાં કાગળ ખોરું તો આપી દઈએ ત્યાર પછી તમારો જવાબ આવે પછી લેવાનો દાદા પોતાને પોતાને મેળ લે પોતાને મેળ સુલે છોડે કામ ચાલે ને તમે મહેનત જાય પણ બધું એટલે તમે એવું શું કર્યું ભાઈ લલિતભાઈ કેવો કેવો હતો ને આજે કેવો થઈ ગયો એને દોરે મોકલી દીધા ચાર જણા છે માટે આને ચેતા જોયું બહુ માણસ ચેતા એને કેટલા કહ્યું ડાયવર્ટ થઈ વાઈફો કહે છે કે અમને સુખ થઈ ગયું છે દાદા પડ્યા પછી ખીજવાનું ઓછું થઈ ગયું છે દાદા બધા મજા આવે ને એટલે જ મજા આવે પહેલા મગજ ના લીધા પછી મગજ લાગે તો મજા ભેદભાવ લાગે નહીં બોલાવો રોજ એને આનંદ થાય ને હા બધું છે સંભાળ્યું છે કરવી છે દાદા પૂછ્યું કરવી છે નામ પેલા મેં પૂછ્યું ના એ હવે રસ્તે આવતો હોય આપડે હવે રસ્તે ઉભા હોય ભાઈ ને ખબર ફરિયાદો કરે બીજું કરે ત્રીજું કરે તો ભગવાન કોને ભગવાન કોને અત્યારે પર ભાગી હતી ભગવાન જેનો પગ ભાગી ગયો એ ભોગવે શું કાયદાથી ભોગવે છે એ લોકો ભોગવતો નથી ભાગી લો એમ કે ખોટે રસ્તે હતો ના આજે રસ્તે આ હતો બોલે છે પેલો આવ્યો હતો આજે પ્રત્યક્ષ દેખાતી ભૂલ પેલાની છે કોર્ટના હિસાબે જગતના હિસાબે ખરી ભૂલ કુદરતી ભૂલ તો જ છે જરૂર સમજે ને એને પૂરો હિસાબ છે આ જે ફરી ફરી કરીએ એ બધી નરેન્દ્ર ગુણો કરીએ છીએ દુનિયા દુનિયા ભ્રાંતિથી કરે સાહેબ આ ભ્રાંતિ નો ન્યાય છે સાધુ ના ખુદે કોઈ એક્સિડન્ટ કરે ને આપણો પગ ભાગી નાખે તો આપડે કેસ કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ કેમ કે છે કેસ કરવાનો નથી એનો દોષ એવું નહીં માનવું છે દોષ મારો જ છે એના તો લાગે જ ના થવા લોકો ભોગવા નહીં બોલશે હરિદ્ર કે છે ના કરવો જ્ઞાનીઓ તો કે છે ના કરે એટલા માટે કરવાનું બીજા જોઈએ અવરું શીખે નહીં આવું બીજા જોઈને હવે શીખે ને એટલા માટે એક બહુ સારામાં સારી છે બિચારી સાસુ ખરાબ છે કોને બોલવું પડે ને ભોગવવું પડે એમ કે વહુ કોને દોષ કાઢે સાસુ નો ધેર વિવાંગ બધી કમ્પ્લેટ વાંગ બધા સાસુ હારી મને તને કે જાય મને પૂર્વજન્મ પૂર્વજન્મ એમ કે બધી ભોગવે છે ને એની ભૂલો છે સંસાર શું કે ભૂલ પેલા નથી અને જ્ઞાન શું કે આ ભૂલ એની છે થોડું આખી થિયરી સમજાઈ ગઈ બાપનું લેનું દીકરા પાસે પૂર્વ જન્મ નું હિસાબ હિસાબ સિવાય ભેગું ના થાય સહયોગ ભેગો ના થાય લખાનો સંયોગ થાય છે તે જે અને કોર નો સંયોગ થાય તે ઈશાર એનો નફો થાય છે કોર એવા મહેનત કરતા ખોટ આવે ને આપણો વિચાર છે ગયા કે છે ને ગયા ઉપર ગયા છે આવે છે જરૂર બધું દાદા જગત ગાંધીજી એવું લાગે જ્ઞાન છે ને અંદર છે ને એટલે નિમિત્ત પ્રશ્ન ભરે છે શું થાય છે નિમિત્ત પ્રશ્ન ભરે છે કરા ભેગા કરા દેજો દાદા દાદાના બધા જે મેં વાંચ્યા એની અંદર શાસ્ત્રમાં એમ લખ્યું છે કામ ક્રોધ લોભ મોહ માયા એ પાંચ ગણાવેલા છે શસ્ત્રો આપણે તો આત્મા ને જો પવિત્ર કરવો હોય તો જયારે દાદાની બુકની અંદર છે કામ તબક કાઢી રાખેલો એ કયા કારણથી આપોઆપ એ મંત્રથી નીકળી જાય છે કે કઈ કારણ છે કારણ કે જે તો મહાન શત્રુ છે ખમતો એમ કે છે કે શાસ્ત્રોમાં પેલા ષડ રીપુ કયા છે ને એમાં કામ ક્રોધ મોહ માયા મચ્છર એવું કહ્યું છે જયારે આપતાવાણીમાં ક્યાંય કામ શબ્દ દાદાને એમાં છે નહીં તો એ કામ શબ્દ કેમ નથી કાં તો આશ્રમ વિજ્ઞાનમાં એ ઉડાડી મૂકે છે એટલે ચાર શબ્દ બહાર કોઈ વસ્તુ જ નથી નું છે કામ તો મિક્સર મુખ્ય કામ તો બધી ઈચ્છા હો કામ ના હો વાસનાઓ તમે એમાં ની વાતો બધી હાયર અમારે કામ સુધર ના અમારા નથી સાહેબ નથી કામ તો ઇફેક્ટ છે કોરી જાત્રા છે ક્રોધ માન માયા એનાથી જગત ઉભું થયું કામ તો છે લોકો ગાડીમાં બેઠેલો માણસ દોડધામ કરે તેથી પતી ગયો એવા ગાડી બેઠેલા માણસો પૂછવાછ કરે છે સમજુ કરી ને તમને પૂછવાછ ક્યારે થાય કે પુરુષ થયા પછી થાય પુરુષ બે જુદા પડે તમે જ્ઞાનથી જુદા પાડ્યા દેતા તો પૂછા છે તમે જુદા પડ્યા રહ્યા તમે ગુજરાતમાં પુરુષ થયા પછી ફેરવી શકાય સંયોગો ને સંયોગો ફરે જ નહીં કરે તે બોલ ફેરવે છે ફૂલ એટલો કરી શકે કે સંયોગ ને અસર ના થાય સંયોગ ની અસર ના થાય દાદા દાન આપવું હોય દાન દાન તો શ્રેષ્ઠ દાન કયું ગણાય સ્કૂલમાં પૈસા આપે કોઈ ટ્રેનમાં પૈસા આપે કોઈ વિદ્યાર્થી મંદિરમાં પૈસા કોઈ મંદિરમાં પૈસા આપે કોઈ સ્કૂલમાં આપે કોઈ હોસ્પિટલમાં આપે હોસ્પિટલમાં આપે તો કયું દાન સારું કેમ આપવું જોઈએ ભગવાન સમજૂતી આપેલું એ રાયેલું ઉગી નીકળે ખરું ખોલી ના જાય ને સમજી ના આપેલું લોક ના કલ્યાણ માટે આપેલું હોય ને જ્ઞાની ને આજ્ઞાથી આપેલું હોય એટલું જ ઉગી નીકળે પોતાનો પુનાની બધી પોત બોલે આ પાપા નું બધું પૂરું બોલે બંગલા મળે ગાડીઓ મળે ધંધો પાપ નો હોય એનો દાન પાપમાં જાય ને પાપમાં જ ઘણા દાન આપે છે એ પૈસા નું દાન આપે તો એ પાપમાં જ જાય ને અમે કોઈ રીતે માગીએ ને અમે એને હારો કરીએ કે ભાઈ હાલવા જેવું છે હાલજે હોય તો ના હોય તો આપીશ નહીં મોક્ષ જવાની વાત કરીએ બીજી વાત વાતમાં કરી નહીં હોય તો ચોરી કરવી એ ગુનો છે શું કહ્યું ચોરી કરવી એ ગુનો છે હા કારણ કે આપણે આત્મા કેટલા રે અમારે કહ્યું એક નાની પુરુષની સેવા તન મન કરવી જોઈએ સાહેબ એમને ધન જરૂર નથી ત્યાં ના પોતે લે નહીં પણ તને સારી જગ્યા જગ્યાએ ખાવડાવે તારો રોગ જાય હા બરાબર સારી જગ્યાએ નખાય એટલે તો બહુ સારો જાય કારણ કે ઓવરડ્રાફ્ટ થઈ ગયો ને આ ગયા ગયા વખતે ઓવરડ્રાફ્ટ વાપરીએ છીએ અને આ ફરી ઓવરડ્રાફ્ટ કરીએ આપો ના હજુ નહીં લેવું بندر احمد بات کر બી આવું બિયારણ આવું ખાઈ જાય બિયારણ આવું જાય જમીન પડી રહે સમજી ગયા એક અનિલ પૂછે છે કે આપણે આ મંદિરમાં બાંધવા પાછળ પૈસા ખર્ચીએ છીએ એના બદલે કોઈ હોસ્પિટલમાં સ્કૂલમાં એમાં ખર્ચીએ તો સારું નહીં એ દાન સારું નહીં એ તો બધું લોકો આપ્યા કરશે તો આ તો લોક કલ્યાણ માટે પેલું છે લોકોના એક જાતની અમુક માણસો સ્ટેન્ડર્ડ માણસો થોડાક જ માણસો માટે આ તો આખા જગતના માટે છે આ જુદી વસ્તુ છે આમ બધે નહીં મંદિર તો બધાનું વિરુદ્ધ હતા આ તો પ્રત્યેક સરસ્વતી સ્વામી છે એટલે બંધ્યું અને લોકો મનનો તમાર આ જે મતભેદ પડ્યા છે ને છૂટા થઈ જાય ભેગા થવા માટે શિવને કૃષ્ણ ને જૈનો ને હિમંદર સ્વામી હમણાં સિદ્ધક્ષેત્ર વિચારતા છે કે આપણે ત્યાં હેમંદર સ્વામી સિદ્ધક્ષેત્ર વિચાર આપણે ત્યાં ભારતવર્ષમાં આવશે ખરા વિચારવા મંદિર બંધાય પછી હિમંદર સ્વામી મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરે છે તો એ પછી આ મંદિર બંધાયા પછી ભરત ક્ષેત્ર માં આવશે ખરા પડી દઉં હિસાબ નહીં એમ ભગવાનના ભક્તોને કેમ નહીં પડ્યો એટલે છે પણ એમની દ્રષ્ટિ કલ્યાણ આવી થઈ જાય લોકો એમની પાસે જ છે અહીંથી બે ત્રણ અવતાર એક બે અવતાર કરી અહીં ઋણાગરો છે થોડા એક બે અવતાર ત્યાં જ જવાના બધા છુટકારો ત્યાં આગળ લાગી ગયો Pero es lo ભગવાનને જે ભક્તો એને રોજ યાદ કરે જેને વગરથી કેટલાય મહાત્માઓ તો તેના માટે કઈ કે ખાલી ત્યાં વિદેશ ક્ષેત્રમાં તે વખત જ એને એવું જ્યાં એમ કે છે ભક્તો ભગવાન કરે છે કે છે ભક્તો નું ભગવાન કરે છે સાંભળે છે તો આપણે રોજ મંદિર સ્વામી યાદ કરીએ છીએ આટલી બધી ભક્તિ કરીએ છીએ તો એ કશું આપણું કરવા આવે નહીં કશું ના કરે આપણું જીવનદાસ સ્વામી આપણું કશું ના કરે અહીંયા આવે નહીં આ લોકો ભગવાન ગયા લોકો અહીંયા આવે એવું જાય કલ્પના બધી કલ્પના જયારે જયારે ભગવાન હોય બધી કલ્પના હોય અને લાગે એવું આયા એવું ગયા એવું દેખાય ત્યારે બહુ દેખાય ઈમાનદાર સ્વામીનું નામ કોઈ પણ શાસ્ત્રમાં કે બીજા કોઈ પણ ધર્મમાં સાંભળ્યું નથી ફક્ત અક્રમ વાણીની અક્રમ ની અંદર સાંભળવા મળ્યું છે તો એ જૈન શાસ્ત્ર માં મહાવીર સ્વામી ને સ્વામીને બીજાના તીર્થંકરોના નામ ભૂમેન્દ્ર સ્વામી કોણ છે અને અત્યારે તો મહાવીર્ય ક્ષેત્રમાં વિશેષતા છે એવું કેવું છે દાદા તો એ અહીંયા ભારત વર્ષમાં એમનો જન્મ થયેલો કે ખાલી ત્યાં આગળ મહાન આત્મા એમ કે છે કે સિમંદર સ્વામી નો ઉલ્લેખ કોઈ શાસ્ત્ર માં નથી વાંચવામાં આવ્યો કે કેમ આ બધા લે લે લે સાંભળેલા પુસ્તકો બધા પુસ્તકો منش پیزا خیال منشی نہ આપડા અધિકાર ખરો એ દેવતા મોક્ષે જાય એ દેવતા મોક્ષે જાય એટલે આપણે ત્યાં આગળ જવું પડે વ્યવહારની ભૂલ કરી દે સમજી ગયા તમે સમજાવી દીધી થાય છે છતાં ત્યાં આગળ દુકાળ કેમ પડે છે દુકાળ તો પડવો છે ના પડતો પડવો છે તો તો લોકો બધા મરી જવાના લોકો બધા મરી જવાના મરી જશે મરે તો જીવે ને મરવા તો કાર કોણ છે જીવવાનું મરવાનું કાર કોણ <laughs> કાયદેસર હોય છે એ જો હોય ને તો અરઘી નાતા લોકો ખાઈ ખાવા પીને મળે મસ્તી કરીએ શું કુદરત કરે છે હાથે છે બધા કંટ્રોલ કરે એટલે સાથે જે કુદરત હોય છે ને સાપ જેટલો પડે છે ને એ કરેક્ટ છે બધું કરેક્ટ જ હોય આપણે પગે લાગીને ગયેલો આજે આપણા આશીર્વાદ લઈને એમ કે છે આજે આપણે પગે લાગીને ગયેલો અને આશીર્વાદ લઈને ગયેલો એમ કે છે દાદા દાદા મહેરબાન તો ગજબ પહેરવાન પેલા છે પેલા અને દાદા નું જ્ઞાન લઉં તો કઈ વધો નહી ને ગુરુ તે ગુરુ ગણાય નહી ગાઈડ કેવાય ગાઈડ કેવાય અગર દિલ્હી દિલ્હી જઈએ જય શ્રી અગર બીજી જોઈએ એટલે ગોળ ગાય છે ને એટલે ગાઈડ કેવાય વાંધો નહીં નાની પુરુષો જવા દેવો તો જવા દે ઉપરની સ્થિતિ ખરી ઉપરેજ ના હોય તો જો ઉપરેજ ના હોય અંદર એમ ના હોય એમ ના એના પછી આગળ કોઈ સ્થિતિ લાસ્ટ સ્થિતિ જે ખોરાક છે બધું બની ગયું સરદાર આનંદ ભાઈ પૂછે છે ઇન્દુભાઈ કે અહમને શૂન્ય કરવાનો આપણી પાસે આપની પાસે કોઈ ઉપાય ખરો અહમ ને શૂન્ય કરવાનો ધંધો છે પાપડ ભાગી નથી ગયું બોલો જણાવો બોલો આપી દે કેવાય ધંધો બીજા ને વેચી દે બીજો બીજા નો ધંધો પોતે લે હું અહિયાં તો ધંધો આપણે થાય તો કે દાદા ને કહું છું મારો ધંધો તમે લઈ લો તમારો ધંધો મને આપી દો ને કોઈ કદી કશું અપાય નહીં કોઈ કદી કશું લેવાય નહીં એવા જગત છે આપણે ઉપાય કરાય અને પછી આપ્યું નથી તમને તમારું જે એનું નિમિત્ત છે તમારું તમને દેખાડ્યું કોઈ આપનાર જ નથી આ દુનિયામાં ચડી દે આપી તો માણસ સાચી થી નીતિ નિયમ થી સાચું કરતો હોય તો પછી એને ભક્તિ કરવાની જરૂર ખરી કરે તો કરે ના કરે ચાલે ભેદ ભક્તિ નિષ્ઠાપૂર્વક પ્રમાણિકપણે કામ કરવું ભેદ ભક્તિ કહેવાય છૂટું હોય તે જુદું એનાથી મોક્ષ મળે શું નામ છે તારું કિરણ ખરેખર કિરણ છે ખરેખર શું છે હા તો ડિઝાઇન છે ખરેખર શું છે કાને you our name, not you are, not you are. English बोला तो है ना શું હવે નીકળે છે દાદા બહુ નીકળે છે હવે ફૂટવા માંડ્યું ફૂટવા માંડ્યું گارے پہ گارو دیکھ ہندو કે માણસ નો મરણ પછી પાછો જન્મ તો થવાનો સામાન્ય મનુષ્ય તો કે એના જન્મ એનો મરણ અને જન્મ વચ્ચે ગાળો કેટલો હોય એ સરખો હોય ઓછો વધતો હોય બહાર રહે જ નહીં ત્રણ શરીર મળે નહીં એને અને કરે એને પ્રેત કહેવાય કોક ના પણ હોય બધા બધા ના અને ગુનો હોય ને વાસનાઓનો વાસનાનો ગુનો હોય તો એ થાય એટલે ભાગ ભોગવી દુઃખો ભગવાનની ફળ છે આ દુનિયા મરે તો માણસ જ થાય મરે તો કૂતરું જ થાય પાછું બીજા જન્મ કે પછી એના કરેલા કર્મના પ્રમાણે બીજું બને એમ કે માણસ મરી જાય પછી પાછો મનુષ્ય માં જન્મે કે કૂતરામાં કે અને કર્મ પ્રમાણે કર્મ પ્રમાણે બીજો હતા એના શું વિચારો કર્યા તેના પર આધાર સાચવતાના વિચારો કર્યા હોય તો પછી હો સજ્જનતાના વિચાર કર્યા હોય તો માસ મારે અને પોતાનું સુખ બીજાને આપી દેવાનો વિચાર કર્યા પોતાનું જે સુખ હોય એ પોતે ભોગવે નહીં બીજાને આપી દે એ દેવગતિમાં જાય સુપર હ્યુમન થાય અને જે દુનિયામાં પોતાને કઈ જરૂરિયાત નથી ફાયદો નહીં છતાંય નુકસાન કરી નાખે લોકો એ દરગતિમાં જાય એક્સિડન્ટમાં જે જે મળે એ આત્માની તકલીફો જન્મ તો ખરાબ ને ભાઈ પૂછે છે કે માં આપઘાત કરીને એવી રીતના જે મરી જાય તો એ એને પાછું જન્મ તો લેવો જ પડે તો એ નવેસરથી જેમ ગાયના કર્મોનો હિસાબ શરૂ થાય કે પછી આ જે હતા તે જ પાછા પૂરા કરવા પડે એને બીજા ભાવમાં પાછું મનુષ્ય જ થવું પડે મનુષ્ય થઈને જ પૂરા કરવા પડે જાનવર થયા પછી પાછા અહિયાં જાનવર થયા બે દેવગતિ થાય અહીંયા આવે તો પાછું અહીંયા આવવાનું આપણા જોઈએ એટલે પેલું જાંગલમાં જવું પડે એમાં કારણ મનુષ્યનું દાખલું નહીં સારું કર્યું નહીં અને ત્યાંથી બધી અહીંયા ફરી આગળ કરે પડે ફરી જાય પાપી આત્માઓને માટે નર્ક ગતિ કહેવાય છે તો કે નર્ક ગતિ વધારે વધારે કેટલા સમય માટે ભોગવવાની હોય આ લોકો નરક ના થાય અત્યારના માણસ નરક ના થાય નરકમાં તો હિટલર જેવાનું થાય હિટલર જેવાનું હિટલર જેવાનું બીજા આવા લોકો આ બિચારા ખોવાવી એની બેન ને લઈ જતો મુસલમાન ખાલી ભાઈ એની ભાઈ છોડી દે મારી બેન છે એવું બોલે પેલો વસ્તુ કરી ચોંચા ફેર કરી દે મારી કરું આટલો બધો છે મોડા બધા એ જાનવર મજવાળા બધા આ ઘણો ખરો માલ જાનવર જ જવાનો છે કે આત્માઓની સંખ્યા તો એટલી ને એટલી જ છે તો પહેલા છે તો મહાવીરના સમયમાં પાંચ કરોડની જ વસ્તી હતી એમ કે છે તો અત્યારે આટલી બધી સંખ્યા વધી ગઈ તો કે આ કેવી રીતના બન્યું આત્માઓ ક્યાંથી આવ્યા બધા આવી ગયા છે તે વચ્ચે આવે જમુભાઈ કે છે કે જાનવરો ને કાપી કાપી ખાઈ ગયા મનુષ્ય આ મનુષ્ય જાનવરો કાપી કાપી ખાઈ ગયા અમૃતજી પૂછે છે વિતરાગ વિજ્ઞાન ની પ્રથમ શોધખોળ કરનાર કોણ વિતરાગ વિજ્ઞાન આ જગત છે દાર્દી છે અનાદિ છે પછી આવરણ આવી ગયું હોય ભાઈ નહીં જતું પહેલો પુરુષ તો હશે ને પહેલું હોય નહીં પહેલું જેલું હોય નહીં એમાં બી અનંત અમારી ગુજરાતી આ દેશમાં ક્યાં સુધી રહેવું આમ તો મારે બે વર્ષનું થઈ ગયા આવા આવા ટેકો આયા કરે તો કેટલું બધું બે વર્ષમાં. ના પૂછે નથી ઇન્દુભાઈ પૂછે છે કે આ અમારા બધા ગુજરાતીઓએ અમેરિકામાં કેટલો વખત રહેવું જોઈએ હું જોવો રાખતો નથી એમ કે છે યુગાંડામાં જેવી રીતે પેલા ઈદી અમીને કર્યું એવું આ દેશમાં આપણા ઇન્ડિયનોને થશે ખરું યુગાંડામાં પેલા ઈદી અમી અમીને કર્યું એવું આ દેશમાં થાય ખરું આપણા માટે ધારણા થાય એવી ભાવના કોણ કરે એવી ભાવના કોણ કરે જય ભાઈ